છે એ ખરી નથી એમ કે છે લોકો તો ખરી ગીતા ક્યાં છે ખરી ગીતાથી કેટલાક લોકોને ખરી લાગે કેટલાક લોકોને ખરી લાગે છે કેટલાકને ખરી લાગતી નથી તે એનાથી આગળ પહેલા લોકો ખોટી બરોબર ના લાગે એના સુધી આવ્યા હોય તે લોકોને બરોબર લાગે એ પ્રમાણ એ ગીતા સારું પ્રમાણ છે પ્રમાણ સારું પણ તે સંપૂર્ણ સમજાય નહીં સમજાય નહીં એને જે ગુજરાતી કર્યા છે હિન્દી કર્યા છે મરાઠી કર્યા છે બધું સાચું સમજાય મરાઠી બહુ પણ સાચું નથી સાચી સમજાવવાની વાત છે અર્થ બરોબર સમજાય નથી ખોટバター કોટバター નીકળે ર બગીતાય સરસ ઉત્તમ કે લીધું આ એવી કોઈ ચેક કે બધી સારી રીતે બતલે કેવી કોઈ ચેક કે જે માં બધું સાચું સમજાવ્યું હોય ના એવી તો ના મેક પડી તો તૈયાર હે મોટા મોટા ધંડી પડતા તૈયાર હે બરી હે તે દીતી નોટ કે કે ચાર લેડી ચંદ બોલે કે ઇટ્સ નોટ સેડ ઇટ્સ નોટ સેડ ઇટ્સ નોટ સેડ વેદે શબ્દો સાચીમાં સમજાય છે કેમ છે શબ્દો સાચીમાં સમજાય છે કેમ સાચીમાં સૂક્ષ્મતમ છે અને શબ્દો છોડ છે આપણે શું શું જાણવું છે પૂછો નથી ત્યાં બહારનું તો ગમે તે જાણવું હોય સાંખ્ય યોગ બતાવેલો છે એમાં કે છે સાંખ્ય યોગ બતાવેલો છે સાંખ્ય યોગ એમાં વધારે સમજવું છે સાંખ્ય યોગમાં વિજ્ઞાન ત્યાં જગત વિજ્ઞાન તું એસ ને ઓ ભેગું થાય એટલે પાણીનું નીકળની જરૂર વિજ્ઞાન ને અમે લોકો ભગવાન કહે જે વિજ્ઞાન ને અમે લોકો ભગવાન કહીએ છીએ વિજ્ઞાન ને ભગવાન અમે વિજ્ઞાન અમે ભગવાન કહે દાદા એમ કે છે જો તમે વિજ્ઞાન ને જ ભગવાય એટલે એ વિજ્ઞાન ને ભગવાન કે છે ભગવાન ને વિજ્ઞાન કે છે ભગવાન વિજ્ઞાન છે તો વિજ્ઞાન ભગવાન નથી એમણે ક્યાં કીધું ભગવાન વિજ્ઞાન છે તમે કીધું એટલે ભગવાન એ વિજ્ઞાન ને ભગવાન કઈ શીખે છે વિજ્ઞાન આ વિજ્ઞાનથી શું ભગવાન ભગવાન કેવા લાગે છે ભગવાન લાગે છે ભગવાન બધી જગ્યાએ બધી જગ્યાએ હા લેબોરેટરી ક્યાં જશો જો ભગવાન બધે જ છે તો ક્યાં જશો તમે જ્યાં ભગવાન ત્યાં જ્યાં ભગવાન છે ત્યાં એમાં શું વાંધો છે જ્યાં ભગવાન છે ત્યાં સંદાસ બધી જગ્યા છે આપણે ધર્માનુસંધાન ઘરમાં બધા ભેગો નથી ભગવાન બધી બધી જગ્યા છે ભગવાન માણસના બધા શરીરમાં ભગવાન છે તમે માણસના બધા શરીરમાં ભગવાન છે એમ શરીરમાં હા શરીરમાં છે તો સંડા not in creation. What is not in creation? વિઝિબલ ઇનવિઝિબલ બધાની ક્રિએચર ક્રિએચર હા ક્રિએચર ક્રિએચરમાં નથી ક્રિએચરમાં છે માં નથી ક્રિએશન ક્રિએચર પણ તો ક્રિએશન જ છે ને આ મેન મેડ ક્રિએશન મેન મેડ મેન મેડ ક્રિએશન એમાં નથી એમાં નથી બધી કુદરત નેચરલ છે એમાં ભગવાન છે બધે અને મેન વેરમાં નથી આ ઘરમાં નથી સંદાસમાં નથી આ કોઈ ગામડામાં નથી મારા સવાલ જો હતો સાંખ્ય યોગ માટે જરા જાણવું કરવું નતું એ છે કે મારો સવાલ હતો સાંખ્ય યોગ વિશે જાણવું છે સાંખ્ય યોગ વિશે જાણવાનો મારો હા એના પછી મારે સમજાવવા માંગે પેલું મૂળમાં બેઝિક જાણવું પડે ને તમે ભગવાનને ક્રિએટર કહો એટલે કારણ કે સમજતા જ નથી કારણ તમે ભગવાનને જો ક્રિએટર માનશો પઝલ ઇટ સેલ્ફ The world is the puzzle it itself. The world is the puzzle છે વર્લ્ડ ઇઝ પોતે જ પઝલ છે એમ આપનું નામ શું છે પુણ્યવાન હોય બધા લોકો સારા હોય તો જગ ચાલે નહીં પાપની ભયથી જ માણસ પુણ્ય કરે ના પાપના ભયથી જ માણસ પુણ્ય કરે ના પણ ગુનેગાર શિક્ષા ના હોય ના ના તેમ નહીં હોય હે હોવું જોઈએ એમાં બધા જ માણસ પુણ્યવાન હોય બધા જ તમે બેસી જગ્યા ખાવા મળે બધા હોય તો માણસ એ લોકો પોતે જ જવાબદાર છે ભગવાનનો માર્ગ ચાલ્યો નથી ભગવાન એન્ડ સો રિસ્પોન્સિબલ તમે જે વખત સંસાર કરો છો તે વખતની આ આર્ગ્યુમેન્ટ બરાબર છે ભૂલ તમે છે પણ પરમાર્થની જે વાત કરો જે વખત તમે વાત કરો છો તે વખત ભગવાનની જ તમે અને ભગવાન હોય તો આ દુનિયામાં બધા દુઃખી ના હોય એ છે ભગવાનને સુખ અને દુઃખ કરેલા છે બગર દુઃખથી સુખ સમજે નહીં માણસ બગર થી સુખ સમજે નહીં ભગવાને સુખ અને દુઃખ બંને કરેલા છે વગર દુઃખ થી સુખ માણસ સમજે જ નહીં બે બાજુ છે તમે સુખ લેવું હોય તો દુઃખ પણ લેવું તેની સાથે જો છે જે વખત સુખ ખતમ થઈ જાય તે વખત દુઃખ ચાલુ કે સુખ અને દુઃખ એ ભગવાનને જ બનાવેલા છે હું હું સનાતન સુખમાં રહું છું તું સનાતન સુખ માટે મારી પાસે આ છે સુખ દુઃખ ના હોય છે કે આ તો કલ્પિત છે વસ્તુ આ સાચી કલ્પિત કરેલી છે આ સાચી વસ્તુ નથી કલ્પિત વસ્તુ કલ્પિત વસ્તુ પણ એ થવું જ જોઈએ સાચું સનાતન સુખ છે અમે કહો કે દુનિયામાં દુઃખ જ નહીં હોય એમ ક્યાં કે દાખલા તરીકે છે કે ભગવાને બનાવેલું નથી અને અમે કઈ છે ભગવાને બનાવેલું છે એમાં વાંધો નહીં તમે જે કહો તમે માનો અમે કરેક્ટ વાત કહીએ છીએ તો ભગવાને બનાવી નવ લૌકિક વાત છે અને વાસ્તવિકમાં એવું નથી તમારી વાત ખરી છે લૌકિક થી વાસ્તવિકમાં એવું નથી લૌકિક લૌકિક થી ઓફ ધીસ બાય રિયલ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ તે માનવાની વાત છે જેવો પ્રમાણે તમે તમારી બિલીફ હોય કે જે માનવાની વાત છે જેવી તમારી બિલીફ હોય એ પ્રમાણે હા બિલીફ અધૂરી શું કામની અધૂરી બિલીફ શું કામ અધૂરી છે કે જે પૂરી બિલીફ છે અધૂરી નથી કોઈ કહે કે ભગવાનની બનાવેલી નથી નથી બનાવેલી પ્રૂફ થઈ શકે એમ છે બનાવેલી છે પ્રૂફ થાય એવી નથી બનાવેલી નથી બતાવો કેવી પ્રૂફ છે તો કે બતાવો કેવી પ્રૂફ છે નથી બનાવેલી એનામાં કર્તવ્ય શક્તિ જ નથી કેવી રીતે કહો છો તમે કેવી રીતે કહો છો એમ હું ગેરંટી કહું છું ગેરંટી મને હું પણ કહું ગેરંટી કર્તવ્ય કર્તવ્ય શક્તિ હોય તો તો એને બંધન થાય તો ભલે થાય થવું છે ભલે થાય કે છે ભલે થાય તમારે કર્તવ્ય શક્તિ નથી મારો કર્તવ્ય શક્તિ નથી હોત ભલે નહીં હોત બસ તમે જે એક વખત કહો છો કે ભગવાન ભરાવેલા જ નથી એટલે ભગવાન જ નથી ભગવાન નથી નથી કીધું એ બાજુ તમે એમ તમે જ્યારે રિસ્પોન્સિબિલિટી ક્રિએટર ઉપર નાખો છો માણસ ઉપર નાખો છો ત્યારે ઓટોમેટિકલી ભગવાન ઉપર આવી ગઈ કારણ કે ભગવાન છે અંદર ભગવાન અંદર જ છે તો એની ઉપર આવી ગઈ હા પણ તે તે કઈ કરતો નથી એ સાંખ્યના આધારે કઈ પણ કરતો નથી સાંખ્યના આધારે કઈ કરતો નથી શુદ્ધ જ છે હા અહંકાર કરે છે બધું અહંકાર જે મેટ છે અહંકાર એ કરે છે ભગવાન કઈ મેટ નથી સાંખ્યાના આત્મા શુદ્ધ છે એ જ કહો તમે નિર્ગુણ આત્મા જો નિર્ગુણ પરમેશ્વર તમે જો કહો તે વખતે બધા કઈ કરતા નથી સગુણ થઈ જાય તે વખતે એ કહે નિર્ગુણ જ્યારે આત્મા થઈ જાય ત્યારે કઈ કરતા નથી પણ જયારે સગુણ થાય ત્યારે બધું કરે છે આત્મા નિર્ગુણ હતો જ નથી બધા ક્રિએશન ત્રિગુણાત્મક છે આત્મા નિર્ગુણ હતો જ નથી જે વખત કાંઈ પણ નહીં કરે ત્રિગુણાત્મક પૃથ્વી છે બધી બધા ત્રિગુણ છે નિર્ગુણ આત્મા એટલે શું સગુણ સત્વ રજતમતી ના આ ત્રિગુણ હવે આપણે નિર્ગુણની એમ કે એમ કે છે કે આ દુનિયા ત્રિગુણાત્મક છે હા ત્રિગુણાત્મક છે જે વખત બધા ત્રણ ગુણ ઇક્વિલિબ્રિયમને આવી જાય તે વખત નિર્ગુણ કહેવાય કહે છે બધા ગુણો જ્યારે એક સમાન થઈ જાય ત્યારે નિર્ગુણ કહેવાય ત્યારે નિર્ગુણ કહેવાય અને આ જે વખત નિર્ગુણ થાય કમ્પ્લીટ આ એક પથ્થરમાં પથ્થરમાં પણ ગુણ હોય છે તો ભગવાન નિર્ગુણ કહેવાય પથ્થરમાં પણ ગુણ હોય છે માટીમાં ગુણ હોય દરેક વસ્તુમાં ગુણ હોય છે ભગવાન નિર્ગુણ કહેવાય નિર્ગુણ ભગવાન એ વખત સગુણ થઈ ગયા એના ત્રિગુણ ઇક્વિલિબ્રિયમ એની તૂટી ગઈ એ વખત બધી ક્રિએશન થઈ એટલે જ્યારે આ ત્રણ ત્રિગુણાત્મકમાંથી બેલેન્સ તૂટી ગયું ત્યારે એ સગુણ થઈ ગયા અને સગુણ થયા એટલે આખો દુનિયાનો વ્યવહાર દુનિયા ચાલુ છે તો તો પછી સગુણ જ રહે પછી નિર્ગુણ થાય જ નહીં નિર્ગુણ થવા માટે જ બધાને ગીતાની જે કરેલી છે એ કહે છે તમે ઓલ થ્રી એ ઇક્વિલિબ્રિયમને લાવો એટલે બધા અત્યારે ગીતા અને સાંખ્ય કહે છે કે આ તમારામાં જે ત્રણ ગુણો છે એને તમે સરખા બનાવો બેલેન્સમાં લાવો સાંખ્ય યુગ તો એમ જ કે છે કે આત્મા શુદ્ધ જ છે માટે શુદ્ધ એટલે નિર્ગુણ કમ્પ્લીટ બિલકુલ ફરક નહીં શુદ્ધ એટલે નિર્ગુણ નહીં પોતાના સ્વતંત્ર ગુણ પાર વગર નથી એ વખત એ ગુણ વધી થઈ ગયા પ્રકૃતિના થી નિર્ગુણ છે પ્રકૃતિનો ગુણ એક કોઈ નથી એમાં નિર્ગુણ જે વખત ઇક્વિલિબ્રિયમ એના ખતમ થઈ ગયા તે વખત પ્રકૃતિ આવી ગઈ એ કહે છે કે એ નિર્ગુણ હતો અને જ્યારે અનબેલેન્સ થઈ ગયો બેલેન્સમાંથી તૂટી ગયો એટલે પ્રકૃતિ આવી ગઈ એટલે બેલેન્સ તૂટી જાય એવો માણસ ને ભગવાન ભગવાન બેલેન્સ તૂટી જાય એવો માણસ ભગવાન પછી ભાઈ બેલેન્સ જે છે હતા એમાંથી ત્રીન ત્રીન તીન ગોળ જે વખત ઇમ્બેલેન્સ થઈ ગયા દાદા શું કહે છે કે ભગવાન એવો છે કે અનબેલેન્સ થઈ જાય ભગવાન જો ત્રિગુણ ત્રિગુણ ભગવાન નથી શિષ્ય સાંખ્ય ક્રિયા સ્વીકારતો જ નહીં કરતો વેદાંત સ્વીકાર નહીં કરતું સાંખ્ય આ ફક્ત એકાંતિક એટલે આ સંપ્રદાય એ લોકો ભગવાનને ક્રિએટર કરશે બાકી બીજા કોઈ ભગવાન ક્રિએટર નથી કરતા ગીતા વિશે એ કીધું કે માણસો સમજ્યા નથી સમજે હવે પોતપોતાની સમજણ પ્રમાણે લખવું છે મારે જો સમજે તો સમજો છે ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું પર ધર્મ ભયાવહ પર ધર્મ ભયાવહ પર ધર્મ પર ધર્મ ભયાવહ તમે માં છે કે માં છો સ્વધર્મ સ્વધર્મમાં પહેલી વાર તમે ધર્મની વ્યાખ્યા બતાવો ચલો આપને પૂછે છે કે ધર્મની વ્યાખ્યા બતાવો શું ધર્મની વ્યાખ્યા આપની ધર્મ ની વ્યાખ્યા શું છે એમ કહો આપની ધર્મ એટલે શું સાંભળી શકો છો તમે સાંભળી શકો છો સાંભળી શકો તમે સાંભળો છો તમે સાંભળો છો તમે સાંભળી શકો છો જોઈ શકો છો જોઈ શકો છો અચ્છા હા ઇન્દ્રિયાની વાત સ્વાદ ચાખી શકો છો સાત લઈ શકો સ્વાદ ચાખી શકો ચાખી શકો કોણ સાંભળે છે તમે સાંભળો છો કાન સાંભળે છે કોણ સાંભળે છે તમે સાંભળો છો કાન સાંભળે છે કે તમે સાંભળો છો એ સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે સાંભળવાની જે શક્તિ છે એ સાંભળે છે બરાબર કોણ સાંભળે છે કે તમે સાંભળો કાન સાંભળે છે ધર્મ કોનનો કોનનો છે તમારો ધર્મ કાન નહીં સાંભળે કાનનો ધર્મ છે કે તમારો ધર્મ છે સાંભળવા મારો ધર્મ છે કે છે મારો ધર્મ છે તો બેરો હોય તો સાંભળી શકે નહીં બેરો હોય તો સાંભળે કેમ તો તમારો જે ધર્મ છે તો બેરો કેમ ન સાંભળી શકે મારા ધર્મ બહેરા એટલે તેમાંથી ધર્મ ખલાસ થઈ ગયા કામ તો એ શું ઇન્સ્ટ્રુમેન્ટ છે કાન તો ખાલી એના માટે એક એક સાધન છે ના પણ કાન જ કાબરે છે બેરમાંથી સાંભળશે બેરા માણસ ની તે શક્તિ ચાલી ગઈ બેરા માણસ ની શક્તિ ચાલી ગઈ નહીં વાત જુએ છે જુએ છે અને પોતે અહંકાર મેં જોયું કે જોઈએ છો આંખ વાંધો માણસથી જ જોઈ શકે પહેલાં જોયેલા હોય આંખમાં આંખ બરાબર છે હે તમારા ધ્યાન બીજી જગ્યા હોય સામર્થ્ય માણસ નીકળી જાય તમને દેખાય નહીં પડે કે છે આંખ જોતી હોય અને તમારું ધ્યાન ન હોય બે ધ્યાન હો અને માણસ નીકળી જાય તો તમને ખબર બી ન પડે હા એ વાત કરી એ વાત કરી છે પણ જુએ છે તો આંખ કે તમે આંખ તો એક સાધન છે બીજું જુએ છે બિગડ બીજું કઈ જોઈ રહ્યું છે એ પ્રમાણે કામ તો બરાબર છે પણ ધ્યાન બીજી જરા લાગેલા હોય ભગવાન શું કહેવા માંગે છે કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે કે કોણ સાંભળે છે તું કહું છું મેં સાંભળ્યું આંખ જુએ છે તું કહું છું મેં જોયું જીભ ચાખે છે તું કહું છું હું ચાખું છું નાક સૂંઘે છે અને કહું હું સૂંઘું છું આ બધા જે ઇન્દ્રિયોના ધર્મ તેમાં તું આરોપ કરું છું એ હું કરું છું એ એનાથી બંધન થશે એ પોતાના ધર્મમાં રહે એ આ બધા ધર્મો છે આ પછી વિચાર વિચાર મન કરે છે અને કે શું વિચાર પણ આપણા સવાલ હતા કે ધર્મની વ્યાખ્યા શું તમે ધર્મ શાને કહો એ કહે છે કે મારો સવાલ હતો કે ધર્મ એટલે શું ધર્મની વ્યાખ્યા કરવાની વાત ધર્મ બે પ્રકારનો ધર્મ એક ભૌતિક સુખનો ધર્મ અને એક સનાતન સુખનો ધર્મ ભૌતિક સુખ વાળો કલ્પિત સુખ સુખ દુઃખ હોય તે જો સુખ જોઈતું હોય તો બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો બીજા જીવોને દુઃખ આપો એટલામાં બધો ભૌતિક ધર્મ આવી ગયો આ એક જ વાક્યમાં हमारी व्याख्या है धर्मवीर की नीति न्याय ચાલવાના જગામાં એમની ધર્મની વ્યાખ્યા કહે છે એમના નીતિ થી ચાલવાનું સદાચાર આપવાનું નીતિ ન્યાયથી ચાલવાનું સદાચાર આપવાનો સદાચારથી ચાલવાનું સત્ય પાળવાનું અને સત્ય પાળવાનું એ એ મારું ચાર ઉપર બધા ધર્મ અધિષ્ઠિત છે એના એ આ ચાર ઉપર બધા ધર્મ અધિષ્ઠિત છે તમે તમે તમે નીતિને શું જાણો તમે સમજો જો કોઈ આ નીતિ છે કે અનીતિ એ તમને શું ખ્યાલ છે જે શાસ્ત્રોને કહેલા છે કે આ નીતિ જે શાસ્ત્રોને કહેલા છે શાસ્ત્રો કહેલું તમને શી સમજણ પડ્યું વૈષ્ણવ ભગવાન કહે ગીતામાં આ બધા શ્લોક લખ્યા છે હજારો માણસો ને એકાદ શ્લોક એના એના સ્થૂળ ને સમજે ના સમજી ચુક્યા એ પૂછવાના તમે આવ્યા આવ્યા કે ભાઈ ખરી ગીતા ક્યાં છે આ જોવા મળે એ જ પૂછવામાં આવ્યો હતો કે ખરી ગીતા ક્યાં જોવા મળે ખરી ગીતા ક્યાં જોવા મળે ખરી ગીતા ગીતામાં જ લખેલી છે એ કે છે પરધર્મ બુદ્ધિનો ધર્મ એ બુદ્ધિનો ધર્મ છે તારો ધર્મ નો અહંકાર નો ધર્મ કર્યા કરે છે ચિત્ત ચિત્તનો ધર્મ કર્યા કરે છે મન મનનો ધર્મ સેવે છે ઇન્દ્રિય એમના સેવે ધર્મ એને તું મારા ધર્મ સેવ કહું છું એટલે તું તારે ધર્મ ચૂકી ગયો આ બધા પોતપોતાના ધર્મ છે અને તું તારા ધર્મ આવી જાય નાયક સ્વભાવ થઈ જા નાતા કરતા બસ એટલું જ કહેવા માંગે બીજું કઈ કહેતા કૃષ્ણ ભગવાન એ છેલ્લી ગીતા જાગા જ્યાંથી સનાતન સુખ મળે સનાતન સુખ જે માત્ર સુખ હોય છે દુઃખ કોઈને પ્રિય સુખ પ્રિય નથી પણ સુખ એ એના આ ટેમ્પરરી સુખ ગમતા નથી એ પરમાનન્ટ સુખ હોય તે જ્ઞાતા દશા થઈ ના પરધર્મ છે તો તું શીખ માથે નહીં લઉં શું તો તારે છે તો સનાતન સુખ પ્રાપ્ત થઈ જશે ગાળ સાંભળી કાલે કાલ સાંભળી તો તું એ એ ફોન નહીં પકડું શું તો તારે મતો નથી તું જ્ઞાતા રસ્તા રે શું થયું છે શું આંખથી પોતાની છોકરીને કોઈ ઉઠાઈ જતો જોયો એટલે તું આઠ જોયો છે તું જ્ઞાતા રસ્તા રે એના હોના ધર્મમાં છે એમનું સારું મારું કુદાકુદ કરે બુદ્ધિ કુદાકુદ કરે લોક શું છે બધા ધર્મ થોડી વૈષ્ણવ ધર્મ તો સ્વીકાર છે ઊંધું સમજાયું કર્મ તો ઊંધું થાય વૈષ્ણવ ધર્મ એ પણ ધર્મ છે દેહના ધર્મ છે બધા દેહાભ્યાસના ધર્મ છે જ્યાં સુધી દેહાભ્યાસ છે ત્યાં સુધી સ્વધર્મના છોટાય સમજો નથી એટલે આ ધર્મોને તારે પોતાના ગણી થઈ કોને સ્વીકાર કર્યો અને આપણા સુધી અવાજ આવે તેનો તું જાણકાર થા બીજું નથી શું ખોટું કે છે ભગવાન ખોટું નથી તું પોતે જ અચ્યુત છું તું પોતે જ અવ્યય છું તું પોતે જ અવિનાશી છું મને શું કે છે તું અચ્યુત નહીં બધું શું આપતાવાણીમાં કહ્યું છે કે દસ લાખ વર્ષ પછી જ્ઞાની દસ લાખ વર્ષ પછી જ્ઞાની થાય તો દસ લાખ વર્ષ ક્યાંથી ગણવાના કયા વખતથી ગણવાના અને દસ લાખ વર્ષ પછી જાય આજથી શરૂ કરીએ તો દસ લાખ વર્ષ પછી થાય કે છે આ દસ લાખ વર્ષમાં કોઈ થયા જ નથી બધા બહુ થયા છે પછી પણ ક્રમના છે ક્રમિક માર્ગમાં અક્રમના ક્રમિક એટલે એટલે શું દાદાજી કહે છે ક્રમિક માર્ગ એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ અને અક્રમ એટલે લીફ્ટ માર્ગ દસ લાખ એક કરોડ એકાદ કરોડ સુધી લીફ્ટ માર્ગ નીકળે છે લિફ્ટ માર્ક એટલે ડાયરેક્ટ માર્ક મોક્ષે જવાની રીત મુક્તિ મેળવવાને મોક્ષે જવાને માટે ડાયરેક્ટ માર્ગ ઓલે સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા કરતા કરતા કરતા જાઓ આમાં કંઈ તમારે કરવાનું નથી લિફ્ટમાં બેસો એટલે ઉપર મોક્ષ મળે છે એના માટે શું કરવું પડશે કરવાનું હોય તો કંઈ થાય જ નહીં તમારે કશું જો કરવાનું હોય તો ન થાય ખીચડી અઘરી છે ખીચડી બનાવી અઘરી છે મોક્ષ બહુ સારો છે ખીચડી અઘરી છે આપણે એક ખીચડી તો એક સારી વસ્તુ કહીએ ને બનાવવાનું તો સહેલું છે પણ ખીચડી બનાવવી શબ્દાર્થી અઘરી છે મોક્ષ એટલો સહેલો છે હા એટલી વધારે સહેલો છે એમ એ કેવી રીતે રોટલી બનાવવાની તો મહેનત પડી મહેનત મોક્ષમાં મોક્ષ સહજ છે સહજ કાંઈ કરવું પડે ને એના માટે બેસવું પડે કંઈ બંધન થાય કંઈ એ બંધન છે કાં પુણ્ય બંધાય તો પાપ કંઈ કરવાથી કાં તો પુણ્ય થાય કાં તો પાપ જ્યાં કરતા ભાવ ઉડી જાય ત્યારે મોક્ષ થાય હું કરું છું એ ઉડી જાય ત્યારે જ મોક્ષ થાય હું કરનારો છું એવો કરતા ભાવ ઉડી જાય ત્યારે જ મોક્ષ થાય એટલે એ દાદા ઉદારી આપશો કેવી રીતે ખબર પડે કે મોક્ષ મળી ગયા કે કેવી રીતે ખબર પડે કે આપણને એમને આપણને મોક્ષ કેવી રીતે તો પછી એ કેવી રીતે ખબર પડે કે અમને મોક્ષ મળી ગયો જનક રાજા એ સ્થિતિ જેવી સ્થિતિ થાય એટલે જનક વિધેયની જેવી સ્થિતિ થાય એવી તમારી સ્થિતિ થાય તો તમને ખબર પડે કે નહીં કે મોક્ષ મળ્યો જનક વિધેયની સ્થિતિ તમને ખબર નથી એટલે એ જીવતા પણ જીવતા પણ છે એક બાય દસ બાય દસની ચાર ફૂટ ઊંચી હોય એ પાણી ગરમ કરવાનું હોય લોકો નાવાના છે એટલે તો લાકડા સળગાવવા પડે ને હા બરાબર કેટલી વાર વીજ સરકારે કરવા પડે આખી બાકી ગરમ ના થાય ત્યાં જો અને પછી આમ ઠંડી કરવી હોય તો કેટલી મહેનત પડે લાકડા કાઢી લેવા એની મહેનત થઈ જાય ને એટલે કે લાકડા કાઢી લેવા એની મહેનત ઠંડી થઈ જાય ધીરે ધીરે ઠંડી થઈ જાય એમાં કઈ કરવું ન પડે ને વસ્તુ છે કડું વેગ પડે છે એને ગરમી નહીં લાગવું જોઈએ કરવું એક પડે કે એને ગરમી લાગવી ન જોઈએ કરવું એ એ પડે કે એને ગરમી ના લાગવી જોઈએ પાણીને પાણીને ટાંકીને ટાંકીને આપણે જે ગરમી આપી ને ગરમી લાગવી ન જોઈએ એમ કે ના એ આખી રાત કરાવી ગયેલી તો ઠંડી થઈ ગઈ હોય જ આપણે કઈ મહેનત કરી ના પડે કેવાનું મહેનત કરી આમાં કઈ ન કરું શું થાય પાણીનો સ્વભાવ ઠંડો છે વિકારી ભાવ કેવો છે વિકારી ભાવ વિકારી ભાવ ગરમ આત્માનો સ્વભાવ મોહ છે ત્યારે વિકારી ભાવ થાય તે વિકારી ભાવ મહેનત કરવી પડે સ્વભાવ મહેનત આત્માનો સ્વભાવ જ મોક્ષ છે આત્મા સહજ છે સુગમ છે સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે મોક્ષદાતા પુરુષ આવે ત્યારે પ્રાપ્ત થાય ને તે થાય મોક્ષ નું દાન અપાય દુર્લભ છે એટલે એમાં મહેનત આવી ગઈ વસ્તુ દુર્લભ છે એટલે પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ એટલે તે માટે પેશન્ટ તો જોઈએ ને નહીં એના માટે જ્ઞાની કરવું પડે ને દુર્લભ શું કામ થઈ ગયા આપણે દુર્લભ શીખવું મોક્ષ દુર્લભ છે એમ કે કશું કરવા નહીં તમે ક્યાં દુર્લભ તમે કીધું દુર્લભ છે જ્ઞાની પુરુષ મોક્ષ દાતા મળી જાય ને મોક્ષદાતા પાસે જવું પડે ને આ એક પાલી કાઢવા જોઈએ કઈ સેવા કરવી પડે આ બીજી મહેનત તો નહીં એની સેવા કરવી પડે ના સેવા દેવા કશી સેવા દેવા કશી એમને સેવા કરવાની હોય એની ભૂગત ના હોય કે તો સુખનું પરમ ધામ હોય એમની સેવા શું કરવું સુધાર સુધાર સુધાર तभी पूछो ना हाँ तो मेरे से कम नहीं तो हमने उसको पूछा है इस क्वेश्चन पर तो આથી હોય એટલે ખબર પડી આપણે આપણે વાત કરીએ ને જનક જેવો સાહેબ જનક જેવો કેવી રીતે ખબર પડે કે આ જનક જેવું નગરી મિથિલા નગરી મળવા મળી ત્યારે કેટલાક બાવાઓ હતા બાવાઓ નાગા બાવ તે ઝૂંપડા નાખી પડેલા એ બાજુ ઝૂંપડા ટાંટિયા બાજુ પડેલા એટલે બાવો સમજી ગયા કે આપણું મરી જશે બધું એટલે અમે ટાંટિયા વીટી દીધા અને બધું વીટી દીધું ખીપ્યું બીપ્યું બધું લઈ દીધું પણ લાકડા બળતા હતા બે ત્રણ તે ઓલી નાખીને લઈ દીધો हे राजा हे राजा तुम्हारी मचिला नगरी जलती है राजा बोला ये समझो मिथिला नगरी મારી બળતી નથી કે પણ તમારું શું બળતું હતું આ બધું લઈ નાખા શકે અને મમતા ના હોય એ મોક્ષ જ થયેલો હોય શું કહ્યું બિલકુલ ઇગોઇઝમ ના હોય બિલકુલ ગુમતા ના હોય મોક્ષ જ થયેલો હોય મમત્વ બુદ્ધિ જાય અહંકાર બુદ્ધિ જાય મોક્ષ બે કલાકમાં અહંકાર ઊંઘ બે જતું કાઢી એક અનુભવ તો એ છે અહંકાર અને મમતા કાઢતા કાઢતા બહુ ખટપટ કરવું કે જે અનુભવ તો એવો છે કે અહંકાર ને મમતા કાઢતા કાઢતા બહુ ખટપટ કરવી પડે અરે ખટપટ નહીં લાખો અવતાર થાય લાખો અવતાર એક કલાકમાં કેવી થાય તો એ જ આશ્ચર્ય છે એક કે એક કલાકમાં કેવી રીતે થાય તો મેડિટેશન થયેલું હોય પણ જે જાણકાર ના હોય ને તે દસ મિનિટ ફરી આવતા કેટલા આવે એ બધા લોકો ભટકે છે જાણકાર નહીં હોય હા એ ભૂખ તો તમારી પાસે છે તમારી મુઠ્ઠીમાં છે ન જાણકાર હોવાથી ફરે છે જાણકાર હોય તો સત્સંગ ચાલતો હતો ત્યારે મોશન ને ઇમોશનની વાત કરી હતી તો બેન કહે છે જરા એ વિશે સમજાવો એમ જ કહું છું ત્રીસ લાખની ઉંમરનો છોકરો હોય ત્યારે બાપને બાપને કેટલી લાગણી હોય છોકરા પર હોય ના હોય છોકરાને બાપ ઉપર લાગી હોય પણ જો બાપ સુધી કલાક સુધી ખૂબ ગામ ભણે મારે તો તો બાપ ઉપર ગુસ્સો આવે દુશ્મની દુશ્મની લાગણી થાય લાગણી જ નથી લાગણી તેનું નામ કહેવાય કે ક્યારેય પણ જાય નહીં મારી નાખે તો એ ના કરે આ લાગણીઓ જ નથી આ તો બધું આસક્તિ છે અને સોનાની વીટી ખોવાય તો મનમાં અસર થાય અને છોકરા જ્વેલરી પિત્તરની વીટી ખોવાય તો તમે કહો કાંઈ નહીં એમાં એની વેલ્યુએશન વધારી અસર છે નહીં આ લાગણી બધી ખોટી લાગણી લાગણી વાળા છોકરાને પ્રેમ આપતા જ નથી જે લાગણી વાળા છે કે છોકરાને ઘડીને કોઈ પ્રેમ આપતા જ નથી તે આશક્તિ છે એટલે લાગણી ઇમોશનલ થાય છે એ લાગણીઓ પછી ઉદ્વેગ રૂપે થઈ જાય ઉદ્વેગ ચિત્ત કહેવાય એને અસ્વસ્થ ચિત્ત કહેવાય અસ્વસ્થ ના બેભાન પણ છે કે હું શું કરી રહ્યું છું લાગણી રાખવી તો કાયમ વાત રાખવી એ છોકરો મારી નાખે તોય પણ લાગણી ના થાય પણ આ તો હા એક કલાક છોકરો બાપને ગાળો ભરીને મારે પછી બાપ કહે છે તને નિકાલ આપવાની તું જતો રહે ક્યાં ગઈ તારી લાગણી બધી છોકરો તો કોર્ટમાં બાપના હું લડ્યો એટલે બાપ હારી ગયા છોકરે વકીલને ત્રણસો રૂપિયા વધારે આપ્યા પોતાના વકીલ કે તમે જો કેટલા હરાયા કે છોકરે ત્રણસો રૂપિયા વધારે આપ્યા છોકરે વકીલને કહ્યું પ્રવૃત્તિ થાય બધું મારા બાપની નાટકટી થાય તો હું બીજા પાંચસો આવું સંસારમાં કોઈ પ્રેમ હોતો નથી પછી આસક્તિ પ્રેમ ફક્ત મારી પાસે હોય જે વધે નહીં ઘટે નહીં એવો પ્રેમ હોય શું કહ્યું તમે ગારો પડો તો ઘટે નહીં અને પૂર કરાવતો નહીં તો કે છે જેને સીધી રીતે જીવન જીવવું હોય સીધી અને સરળ રીતે જીવવું હોય તો એને તો જીવન દુષ્કર થઈ જાય આ સંસારમાં જીવન દુષ્કર થઈ જાય ને જેને સીધી રીતે જીવન સીધી અને સરળ રીતે જીવન જીવવું હોય એને તો પછી આ સંસારમાં તો જીવન દુષ્કર થઈ જાય ને આ વાંકી રહેવા વાંકી રીતે જીવવાથી મુશ્કેલ થઈ ગયું છે ગાડી બેસીએ તો મુશ્કેલ થઈ ગયું એ આ વાંકી રીતે ચાલવાથી સીધી રીતે મુશ્કેલ ના છે સીધી રીતે જીવીએ તો લોકો ગુંગળાવી મારે છે ને એ લોકોની તાકાત નથી ગુંગળાવી મારે એ કાયદેસર છે ગુંગળાવું ના ગુંગળાવું લોકો નામ કરનાર સાચી રીતે જીવન જીવતા એટલે સ્વતંત્ર થવાય આજ્ઞા ભૂલ કરતા જે પરિણામ આવે એ આપણે પ્રયત્ન કર્યા કરવાના પરિણામના માલિક નથી પ્રયત્ન કરવાનો આ લોકો પ્રયાસ કે છે એમને પ્રયાસ જ આ તો લોકો મૂર્ખ બનાવે પ્રયાસમાં હોય ગયા તો હો જાય ગયા આપણે પ્રયત્ન કરતા કરતા પરિણામ ખોટું આવી ખરાબ આવ્યું તો એ ત્રાસ છે સારું આવ્યું તો એ ત્રાસ કઈ પતંત્રતા લાગે છે સંસારમાં પતંત્રતા પતંત્ર પણ લાગે છે સ્વતંત્રતા નથી તો પર્સન્ટેજ સ્વતંત્રતા તો છે જ નહીં પછી હા છે જ નહીં તો પછી શાને હારું અહીંયા સ્વતંત્ર જીવન જીવાનો ભાવ થતો નથી સ્વતંત્રતા છે જ નહીં એટલું સમજવું એટલે બહુ હેરી વાત નથી સ્વતંત્ર છે તમને એવું લાગે ને ની પરવરતા કોલ ની પરવરતા નોટ ની પરિસ્થતા બૈરી ની પરિસ્થતા છોકરાની પરિસ્થતા સરકારની પરવરતા બધી પરવરતા બહાર જતા કોઈ ફરજ પરવરતા અને ક્યારે ગાડી અથડા છે કહેવાય એટલે સમયે સમયે પરવરતા પરવસતા સમજાય તો સ્વતંત્ર થવાનો રસ્તો ખોલે સમજાયું જ ના હોય લાઈટ જેવી પરવસતા લાગે છે લાઈફ જેવી પરવસતા લાગે છે બધી જ પરવસતા છે ને બધી જ પરવસતા છે ને હા બધું વિરામ નથી થિયરી આપણી છે અને થેરમ આપણું નથી એ જરા સમજાવો નથી થિયરમ એ થિયરીનું પરિણામ છે થિયરીનું પરિણામ શું આવે થિયરમ આવે એટલે આ થિયરી આપણી છે અને ધ્યેયનો આપણો નથી એટલે શું આ કર્તવ્ય ભાવમાં તારો ભાગ છે

તો પછી પરિણામ આપણા હાથમાં લાઈટ થઈ જાય પછી તું શું કરું ગેસ લાઈટ થઈ જાય ખરો ગેસ થઈ જાય એ પરિણામ આપણા હાથમાં સર્જન સર્જનમાં આપણે હિસ્સેદાર છીએ મનોજથી પાસ વિસર્જનમાં આપણે ચૂકીશું અહીંથી જન્મથી તે મરણ સુધીનું બધું વિસર્જન છે જન્મથી જન્મ ત્યાંથી બોર્ડ વાંચે છે કે વે ટુ સ્મશાન સ્મશાન જનતા બોર્ડ વાંચે છે વે ટુ સ્મશાન જેટલી ઉતાવળ કરવી એટલી કરજે અને જેટલા કેન્ટીનો જમવું હોય તે જમજે જેટલી સ્ત્રીઓ કરવી એટલી કરજે પણ સ્મશાનનો જ રસ્તો થાય વે ટુ માણસ મરી જ રહ્યો છે પણ આપણા લોકો એને મરણ માનતા નથી આપણા લોકો તો મરણ જયારે દેખાય છે એને માટે સારું લાગે છે કે આ મરી ગયા અને ક્ષણે ક્ષણે મરી ગયેલો શું એકદમ મરે નહીં કોઈ વસ્તુ આવડું બધું લાકડું હોય એને વેરવાની શરૂઆત કરે વેરવાની બે ટુકડા કરવા માટે તો પણ વેરે ત્યાં સુધી એ વેરાઈ ગયેલું મૂલકાણ સમજ્યું બે ટુકડા જુદા પડે થાય વેરાઈ ગયું એમાં આપણી પર કરવાથી ચાલુ થઈ જન્મથી જ ચાલુ મરણની બે છૂટા પડી જાય તારે મરણ પૂરું થયું બધા નેચર ઇલેક્ટ્રિક કરે છે પણ ગેસ આવતા ફેરફાર થાય નહીં એમ આપણને એ વખતે દેખાણું મરણ દેખાણું એ વખતે જ મરણ આપણે સમજીએ છીએ દુનિયા કાયદેસર છે કે ગેરકાયદેસર છે દુનિયા તો કાયદેસર જ છે દુનિયા કાયદેસર જ છે તો પછી ચિંતા રહી પેલા દરેક પાસે અને ગેરકાયદેસર હોય તો ચિંતા રહી કરો every second આ જગત કુદરત એમાં રહે છે કાયદેસરમાં રેગ્યુલેશનમાં જ રહે છે રેગ્યુલેટર જ છે નિરંતર રેગ્યુલેશનમાં અહીં કોઈ રિસર્ચ પણ અન્યાય થાય નહીં એટલે સ્ત્રીને ભણ્યા એ પછી ઉના પછી ગરીબણમાં એ એ લીધેલું પાછું આપે છે જ્યારે આમ થાય છે ને તારે કે તમારા સાથી ગા લાગ્યા છે તો સ્ફૂર્તિ નહીં માટે ચેતિંગ કરવું આપણે બેંકોમાં ના લેવું હોય ચેતિંગ ચાલવું